આત્મજ્ઞાન પ્રતિ પ્રકાશ થાય છે અજવાળું થાય એટલે પછી અજવાળું થાય એ કૃપાથી થાય છે જ્ઞાની પુરુષ ની કૃપાથી કેવી રીતે સમજી જેમાં આ ભાઈ એ મહેનત હતા એ કે મારે ફોન નથી આવે તે કેટલીક છે એ આ ચેતનમતના કાર્યો સમજો ને અચેતનમતના કાર્યો ચેતનમત નહીં ચેતનમન તો ફરી કોઝર ચેતનમન હંમેશા કોઝર નાખે એટલે આવતો બહુ બધું પહોંચે હાલ ભોગવવામાં આવતા કર્મ અગાઉના કર્મ ફરજિયાત નવા ક્રિયામાન કર્મ થાય છે અત્યારે ભોગવવાનો કર્મ અગાઉનું કરવું ફળ છે અગાઉ જે આપણે કર્મ કર્યા તેનું આ ફળ છે અને આમાંથી કોનું ફળ વધુ આવે જગતના લોકો અનેક કર્મ કે છે ત્યારે કે છે ફૂલ ફૂલ જે માગે દેખે કે આ છોકરો રોજ હોટલમાં જતો હતો તેથી આ પેકેટ પછી બહેડો થયો શું કે આપણે એમ પૂછીએ કે હોટલમાં ચાથી થતો હતો એમ નથી જવું તમે બધા ના કહેતા હતા નથી થતું જવું તો ચીજ જતો હતો કે તો ભાઈબંધો લેવાનો છે ખોટું બોલે એનો અર્થ નહીં આગળ આગળ પર બધેલું નહીં ત્યાં કરને બંધાઈ જાય બનાવ્યા સમજાય એ ઘરના આધારે આ ગમે તે વિચારો આજ ભાઈ નાની ઉંમરમાં દારૂ પીતો શીખ્યો તે ઘરના આધારે આ પીતો શીખ્યો છે આ કચી કર્મ પૂરું થાય ત્યારે ચૌકો ના થાય એટલે પહેલા જે કર્મો બાંધેલો તે કર્મો યોજના રૂપે બાંધેલો હતો યોજના રૂપક નહીં એનું આ રૂપક આવ્યું રૂપકમાં આપણને દેખાય કે આ માણસે ચોરી કરી છોકરા માર માર કરીએ ચોરી કરું છું છોકરા પૂછીએ પિતા કરી છે માર કરીને જાય છે તો એની પાસે શું કરવું આખો દાડો ઉપાધિ ચિંતામાં છે ભૂલી ગયા તો આત્મા ભૂલી જાય છે એટલી દિક્કત છે ત્યારે જેટલી મિલકત ચાલુ કરે પ્રશ્ન પૂરા થાય બીજે કઈ પૂછ્યું છે ગમતું નથી છતાં હવે એ ખાતી વખતે પછી મને એમ થાય બહુ સરસ છે આ કેટલું સરસ છે એટલે કેટલું દર્દ કહ્યું કે બધું આટલું આવતા બહુ ન બધાય અને આ ના ખાવું જોઈએ કાકી ઘટે એના તરફ વિરુદ્ધ અભાવ થાય તો ના એના પર ભાવ થાય બંધી જાય ભાવથી બંધી જાય છે અભાવથી બંધી જાય રોજો આવી કે ત્યાં બોડેલી બોડેલી ને વેપાર છે પ્રવર્તમાન રાજકારણમાં ભ્રષ્ટાચાર રૂશ્વતખોરી સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેમજ સમાજના નબળા વર્ગોને આગળ લાવવામાં આપના જેવા સંતો ફાળો ન આપી શકે તમે તો નિરંતર ફાળો આપીએ ખબર ના પડે અમારો ફાળો પણ આ થોડે માણસથી થાય એવું નથી આ માણસે ટેકો લેવાની જરૂર ભાવ કરવાની જરૂર છે કુદરત કુદરત તૈયાર છે આપણે એટલું બધું કરી ગયું છે કે કુદરત સિવાય કોઈ કરી શકે એમ છે નહીં એટલે આપણે ટેકો દેવાનો કે હે પ્રભુ આવું થાવ આ ચોખ્ખું થાવ આવે ચોખ્ખું થાવ આવે આ ભ્રષ્ટાચાર પોહાતો નથી એટલો ભાવ રાખવાનો આપણે સમજો ને ગુજરાત તૈયાર થઈ ગઈ છે ભ્રષ્ટાચાર આખો ખરાબ થઈ નાખશે અને ભ્રષ્ટાચારીઓને ખરાબ થઈ નાખશે હજુ ચેતવું હોય તો ચેતી જાય ભ્રષ્ટાચારીઓને બિલકુલ ખરાબ થઈ નાખશે ભ્રષ્ટાચારી બે પ્રકારના ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે તે અને ભ્રષ્ટાચાર પરણે કરાવડાવે છે એ બીજી જાત શું તમે સાંભળ્યું ભ્રષ્ટાચાર એક પરણે બાજુ ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે ના ઈચ્છા હોય તો એ કરવો પડે આ બે ભાગ ભાગમાં આખું આખી દુનિયા વેચાઈ છે અત્યારે આખી દુનિયા બે ભાગ છે ને બધે ભ્રષ્ટાચાર ચાલી કેટલાક ભાગને ઈચ્છા છે કે આ ના કરવું જોઈએ પણ પરણે કરવું પડે ખબર પડે ને એટલે આ જે ભ્રષ્ટાચાર પરણે કરાવડાવવાના છે કરાવડાવે છે એમના ઉપર કુદરત નો એ ફરી રહ્યું છે નિકંદન કાઢી નાખીએ બીજ નહીં રહેવા દે બીજ બીજ હરકું નહીં રહેવા દે આપણે થોડા બીજ તો રહેવા દેજો પછી વાયુ શું બીજ બીજ પણ નહીં રહેવા દે માટે કોઈ ભ્રષ્ટાચાર કરાવતા હોય ત્યારે કહેજે કોઈ આ દાદા આવું કરતા હતા તો હજુ ચેતવું ચેતજા કહે છે હજુ ચેતવું ચેતજા બે વાર કિલો કાઢી છે તો છુટકારો થશે સજા ઓછી થશે ને તો આવી બની વગર હાલની જે રાજકીય વ્યવસ્થા છે એનું નિકલન નીકળી જાય તો પછી વિકલ્પ શું રહે પછી શું સ્થિતિ થાય અત્યારની જે ગવર્મેન્ટ છે એનું પણ નિકલ નીકળી જાય તો પછી શું સ્થિતિ થાય ખરાબ જાય સારું આવે અને ખરાબ સારું જાય તો પછી સારું ગયા પછી શું આવે ખરાબ આવે હા ખરાબ જશે સારું આવે કોઈ ચિંતા કરવા જેવું નથી બે હજાર અને બાર ઉપર પુસ્તક લખેલું છે આપ તમારી એને લખેલું છે કે બે હજાર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એટલે કોઈ ચિંતા ચિંતા કરવા જેવું આપણે ફક્ત ટેકો આવો કે આ ભ્રષ્ટાચાર અલગ રીતે દૂર થાવ બાકી થઈ રહ્યું છે તો આપનું માર્ગદર્શન જોઈએ છે ખાસ કરીને યુવાનોને આ મતનું માર્ગદર્શન જોઈએ છે હા યુવાનોને માર્ગદર્શન જોઈએ યુવાનોને માર્ગદર્શન આપનાર નથી કોઈ હું આપું સર મારી આવતા નથી અને જે આયા છે મારી પાસે કરતા નથી <laughs> જે આયા છે કરતા નથી મારી નાખો તો એને જઈએ કે ત્યારે અને આવતા નથી એને ભડક રહે છે કે આપણે છોડાવી દેશે તો આપણી જીદ હજા થશે હું છોડાવવા નથી આવ્યો હું તારો સામાન જે ભોગાવીશ હું રસ્તો બીજો કરી આપું આ વૈજ્ઞાનિક શબ્દ છે એ રીતે હા આક્રમ વિજ્ઞાન છે જગત આખા વગર ચાલે છે ક્રમિક વિજ્ઞાન છે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે ચડો

તમે કઢાવો ક્લેશ મોક્ષ માટે સ્વયં કષ્ટ પણ છે જરૂરી કસાય વગર રહેતું હોય છે કસાય જાય લાખો દવા નથી આ તપ એની દવા નથી તો એમને દેવગતિમાં જવું છે ને તેને માટે કરાવે એ તો વેરી સમય કરાવે છે દેવગતિમાં જવાના સુખો ભોગવા સુખો ભોગવા માટે કે જયારે પોતે કોણ છું એનું ભાન થાય આત્માનું ભાન થાય ત્યારે જઈ શકે અને તે ગ્રસ્ત કસાય ગયા તે મોક્ષ બાકી આખું જગત કસાય આત્માનો સાધુ સંન્યાસીઓ સંતો બધા કસાય આત્માનો અમ અમ અમ થોડી હોય બધાના ત્રણ આમ એક હજાર કહેવાય આમ એક હજાર કહેવાય આ કહેવાય થાય ત્યારે થાય તો સારો પડે ના થાય કોઈ માર મારે તો અસર ના થાય માર મારે તું તો આશીર્વાદ આપે છે ત્યારે મોક્ષ થાય અને માર મારે ત્યારે તો હમ માર આ જાનવર મારે તેનું શું કરે માર મારશે જાનવર હમ મારે ના મારે હે એની વ્યક્તિ મારે એ નાસી જાય એ માણસ એવું કરે છે મારે નિંદાય જાય એ આપણને જાનવર ના વખતે દેવ છે આ જતી નથી મનુષ્યમાં મનુષ્યમાં શું કરવું જોઈએ સામાન્ય વ્યવહારથી રહેવું જોઈએ સામાન્ય વ્યવહારથી એટલે એ આપણને દુઃખ આપે તો આપણે એને દુઃખ નહીં આપવું પણ છતાંય પણ છતાં એને કહેજે નમ્રતા દાખલાની જરૂર નહીં શું કહું સમજે નહીં કાંઈ દુરુપયોગ કરે લોકો માટે દુઃખ આપે અને હવા સુખ આપે એ દેવગતિમાં જાય હવામાં સુખ આપે તમે કોઈ દુઃખ આપે તમે સુખ આપે કરો એવું પાંચા જગત બને તો દેવગતિમાં જાઓ અને મનુષ્ય માણસ તરીકે તો વ્યવહાર વ્યવહાર જેવો વ્યવહાર ઉડાવું એવો ભાઈ રાખવાનો મનુષ્યમાં એટલે શું કે મારે કોઈની બેન દીકરી જતી હોય ખરાબ વિચાર થાય તો મનમાં સ્પર્શ આવવું જોઈએ કે મારી બેન નીકળી જાય શું થાય એવું મનુષ્ય વ્યવહાર હોવો જોઈએ વ્યવહાર કેવો હોવો જોઈએ કે કોઈની ઉપર કોઈને મારવાનું મન થાય તો મનમાં વિચાર કરવાની ભલે મારે શું થાય કોઈકનું ઘડિયાળ પડી ગયેલું હોય અને તે લઈને દબાઈ દેવાનો વિચાર થાય કે આપડે મને એમ થાય મારું ઘડિયાળ પડી ગયેલું કોઈ મને કહેવા સારું અને આપડે દબાઈ દેવાનું છે એટલે આમ બધું આ માણસો વ્યવહાર માનવતા કહેવાય માનવતા એ સજ્જનતા સુધી પહોંચે માનવતા થી મળી ને સજ્જનતા સુધી પહોંચે અને સજ્જનતા થી આગળ દેવલોક પહોંચે દેવલોક પહોંચે એને હાથ કદર મારીએ તો એ આપણને બચાવે સાહેબ સુપર હ્યુમન કહેવાય સુપર હ્યુમન બીજો પ્રશ્ન છે શુદ્ધાત્મા જ્ઞાતા દસતા છે તો કરતા ભોગતા કોણ કરતા ભોગતા જે ભોગવે છે એ કરે છે જે કરે છે એ જ ભોગવે છે અહંકાર બધું કરે છે અને ભોગવે છે સમજો ને એમાં આત્માને લેવા દેવા અહંકાર કરે છે અને ભોગવે છે કોકને ગાળ પડે તો એને પેલા માન આપવાનું છે કોકને માન આપે તો માન મળે એટલે ભગવાને શું કહ્યું કે જીવ માત્ર જો તમારે દૂધ જોઈતું હોય તો બીજાને શું આપો અને શું જોઈતું શું ભાગો તમે જે જોઈતું એ કરો તમારે જે જરૂર હોય તે કરો અમારી જોડે વ્યવહાર આ બે શબ્દ સમજવા માટે બધા શાસ્ત્રો અને બીજો મોક્ષ માટે બીજું શાસ્ત્ર છે માટે તો બે શબ્દ સમજવાના છે કે તમારે સુખ જોઈતું બીજાને સુખ આપો અને દુઃખ તો દુઃખ આપો તમને જે અનુકૂળ આવે તે આપો તમે દુઃખ આપીને પોતા સુખી થશે એવું બનશે નહીં ક્યારેય પણ એટલે આજથી જ બંધ પોતાએ જો વેપાર સાચો કરવો હોય તો આંબળ્યું તો આજથી જ કારણ કે મને કાલે એક વાત આવ્યો તે ગાળ મળી જાય તો આપણે કઈ એને પાછી અને આ બે ગાળ ગમતી હોય તો બીજી પણ જીવ છે એને જીવન પણ કહી છે એની બે જને કહી દેજે ગમતી હોય બીજી આપજે પણ ગમતી હોય બીજી પાંચ આપજે નહીં તો દિવાળી બંધ કરી દે આ પહેલા કોઈ વખત આપે છે ત્યારે ભરાયું તમે કહે નરેક નથી દુઃખ આપજો નહીં અને કોઈ દુઃખ આપવા ચાલે ત્યારે તમે કરી દેજો કારણ નવો કપડો ચાલુ રાખવો નથી આપણે આગળ દુકાન માંડી નથી આ માર માર દુઃખ નહીં એવું જોયું ને એટલે આપણે બંધ કરી દેવાનું એટલે દુઃખ જ કોઈ તમને દુઃખ નહીં આપે કારણ તમારું દુકાન છે આ ભગવાન નથી ભગવાન ફક્ત પ્રકાશ આપે છે જીવ માત્ર ને પ્રકાશ આપે છે અજવાળું આપે છે જ્ઞાન આપે છે જ્ઞાન એ પ્રકાશ કરે એ એના આધારે આ જીવ કરે એટલે ભગવાન આ બધું તમારી જોખમદારી છે જેવું કરવું એવું કરો જોખમદારી તમારી છે ગપોટ કે તો દાડો વધશે નહીં ગપોટ જ ચાલે કેમી માત્ર જગ્યા છે ચાલે કોઈ ગગોડી જાય ચાલે ખરું ના ચાલે પણ ફરી રહે છે બોલવું કારણ કે આ બધું આપણું જ પ્રોજેક્શન છે કોઈ આમાં ચાલ્યો નથી બધે પોતે પોતાનું જ પ્રોજેક્શન છે જેમ ગાય માં અરે વાવ વાવ હોય છે ને વાવ વાવ વાવ બધું ભાઈ નહીં વાવમાં અંદર એ રીતે અને ત્યાં જે કહીએ કે તું ચોર છે તો ભાઈ શું કે છે આપણને શું કે છે તું ચોર છે તો આપણે ચીડ કરીએ મારે ચોર પૂછું તો આપણે એને કહીએ તું રાજા છે એટલે આપણે રાજા કે છે બસ આપણે ફેરવાનું છે બાકી આપણે એ ફરશે નહીં આપણે ફરવાનું લાઈ ફરે નહીં આપણે ફરવાનું નારાયક હોય લાયક હોય એ બચે નહીં તમે ફરી જાઓ પછી તમારું નામ પેલા કોઈ છે નહીં આ દુનિયામાં કાયદા વગર કે ગેરકાયદેસર કોઈ જીવ કોઈનું નામ લઈ શકે જ નહીં એ તો બધો પ્રગટ કાયદો છે નેચરલ કાયદો તમારે તમે કીધું નથી કોઈ પણ ના નહીં કોઈ નામ દઈ શકે નહીં બારવટ ગામમાં તમને તમારું નામ ના દે અને સાત આગળ ચલાવ બહુ લાંબુ થઈ જશે આમ તો રસ્તા પર પછી આગળ ચાલવા તો બધા બધા કહે ચાલવા દો આગળ પ્રશ્ન છે જૈન ધર્મ ગ્રંથોમાં તેમજ ભાગવતમાં ઋષભદેવનું નામ આવે છે રામાયણ મહાભારત વગેરે ગ્રંથોમાં મહાવીર ભગવાન રામનો ઉલ્લેખ હોય એવું જણાતું નથી તો જૈન ધર્મ ગ્રંથોમાં ભગવાન રામ કે કૃષ્ણનો ઉલ્લેખ જોવા મળે છે અને આટલો બધો અડકો કેમ ગણાય છે ભાગવત નો એટલે વેદાંત નો અને જૈન ધર્મ નું આદિ આદિનાથ ઋષભદેવ ભગવાન છે ઋષભદેવ ભગવાન આ સ્થાપના કરી છે તે પહેલા તો ધર્મ હતો જ નહીં ઋષભદેવ ભગવાન ના પહેલા ધર્મ જ નતો કારણ કે જોડિયા એટલે પછી એના મા બાપ મરી જાય પછી તો સાથે રમે સાથે ઉતરે ત્યાં ખેતીવાડી કરવાની જરૂર નથી પેલા એ કરતો રખતો હતા જેની ઈચ્છા હોય ને તેમાં ફળ મોટા મોટા ફળ મળે મોટા મોટા એને હવે કોંદડો એવો મોટો કે આમ કપડા કરી વિધાય હોળી ઓળાય એટલે એ બે છોકરાઓ જાતે ભણેલા જાતે પછી એમને બે છોકરાઓ થાય એટલે સાસુ નહીં સસરો નહીં માસી થવું નહીં કાકી આવું નહીં કોઈ આવું નહીં કશું જ નહીં દંગલ નહીં એવું હતું તેના ભગવાન પછી છે તે આ કારણ બધું બદલાવા મળ્યું કાળ બદલાયો એટલે કર્મ રક્ષો ઉડી ગયા બીજું બધું ઉડી ગયું અને ખેતીવાડીકરણ વખત આવ્યો ત્યારે ઋષભદેવે ભગવાને શીખવાડી લોકોને હતી મતી અને કૃષિ હતી મતી ને કૃષિ કૃષિ એટલે ખેતીવાડી કેમ કરી તે શીખવાડી મતી એટલે વેપાર કરીએ તો ચોપડા ઉપડા કેમ લખવા તે શીખવાડ્યા અને હતી એટલે કોઈ જાનવર આવ્યું હોય કે કોઈ નડાયક લોકો આવ્યા હોય લઈ જવા માટે આપણા ખેતરમાં ત્યારે અમુક થવું સમજે શીખવાડી બીજું બધું છે ભગવાન સર્વ માન્ય છે આખા હિન્દુસ્તાન ને આખા હિન્દુસ્તાન ને આખી દુનિયા ને માન્ય છે ધર્મ નો મૂળ ઋષભદેવ કહેવાય છે ધર્મ નો મુખ જ ઋષભદેવ કહેવાય છે આ મુસ્લિમ ધર્મ મુસ્લિમ ધર્મ જે આદમ કે છે ને આદમ આદમ કે છે ને તે આદિ આદિમ તીર્થંકર ને આદમ કે છે આદિમ તીર્થંકર છે તેને આદમ કે છે બીજો કોઈ ફેર એ બીજી બધી ગેરસમજો છે આમ જો એમના પ્રતાપ સીધા છે મુસ્લિમ ધર્મ આદિમ આદમ નો ધર્મ આપ્યો એ આદિમ નો તેમાં મુસ્લિમ અને ક્રિશ્ચિયન બંને ધર્મમાં પછી બે જુદા પડ્યા પાછા હજુ તો શબ્દો જન્મ બધા આવે છે આપણા એ આવે છે શબ્દો બધા એટલે વિસર્ગ ભગવાન બધા સરખા ગણાય છે પછી છે પછી લગભગ લાખ એક લાખ બે લાખ વર્ષ પછી બદલાયું લોકો લોકો સાથે મતારથી થયા મતારથી એટલે અમારું વેદાંત સાચું અને આ ખોટું છે આ બંને બંને ચાલુ હતા એમાં લોકો લાભ ઉઠાવવા માટે આજે કોંગ્રેસમાં લાભ ઉઠાવી ઉઠાવે ઉઠાતા એવો લાભ ઉઠાવવા માટે પોતાનો મત જુદો પાડ્યો લોકોને લોકો તેથી બધું મુશ્કેલી ઉભા ગયા એટલે પછી માગી નું કોઈનું નામ જ ના આવે છતાં જૈન ગ્રંથોમાં જૈન જૈન થતા ઇતિહાસમાં કૃષ્ણ ભગવાન નું વધારે નામ હોય એક રામ નું કૃષ્ણ કારણ કે કૃષ્ણ ભગવાન તો વાસ્તવિક રહે એટલે જૈન જૈન જૈનમાં હોવા જ જોઈએ વાસુદેવ તેસઠ ધરાગા કૃષ્ણ ભગવાન કહેવાય અને બળદેવ કહેવાય બળરામ કહેવાય અને લક્ષ્મણ વાસુદેવ કહેવાય વાસુદેવ એટલે નંદ નો નારાયણ કહે છે વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિનારાયણ નારાયણ કહેવાય એ રાવણ નો આખા છે બે અવતાર પછી એ તીર્થંકર થવાનું છે રત્ન એ તીર્થંકર થવાના દેખી તીર્થંકર થવાના છે અને બધા ભદેવ બધા તીર્થંકરો થવાના એટલે આ ઝઘડો ઉભો કર્યા બતા ગયો જેને પૂજાવું હતું અને દુનિયાનો લાભ થયો હતો તેને આ ભાગ જુદો પાડ્યો તો ધર્મ જુદો ના હોય ધર્મ તો બધું આપણે આટલા ખોટું કરે ભાઈ આટલું તો ખોટું ના સમજાય તમે ધર્મ જુદો હોય ને આ તો ઝઘડા ઉભા કર્યા પૂછવાથી પૂછ્યા કઈ આમાં કઈ વિગતવાર પૂછવા પૂછાય વાત ચોથું જીવાત્માની ચાર ગતિ હોય છે એવું કહેવાય છે માનવ મનુષ્ય ગતિ તિર્યસ ગતિ દેવ ગતિ અને નર ગતિ પહેલી બે ગતિ આ પૃથ્વી ઉપર છે માણસ સિવાય બીજા જે કોઈ જીવો દેખાય છે વાંકે દેખાય છે વાંકે ના દેખાય એવા દુર્ગંધથી દેખાય છે દુર્ગંધથી ના દેખાય એવા એથી પણ નાના જીવો છે એ બધા મનુષ્ય બીજા બધા સિરિયલ છે સિરિયલ છે આ બે મધ્ય લોકમાં છે અને દેવો ઉત્તર લોકમાં છે અને નરગતિ નામ પાતાળમાં લોકો છે અધો અધોમાં લોકો અધો લોકો પાતાળ લોકો શું કે છે એ પાતાળ છે આખું બ્રહ્માંડ માણસ સાથે આમ બે પાક પોળા કરી ઉભો રહે આમ ઉભો રહે બે પગ કરે હજુ પોળા કરે હજુ પોળા કરે આ પ્રમાણે બ્રહ્માંડ નો ફોટો છે તેમાંથી આ અહીંથી આટલા સુધી પાંખડી સુધી બધા લોક છે અને પાંખડી ઉપર દેવ લોક છે ઠેર સુધી અને આ નીચેના પાતાળના લોકો એને નખ બધું એ રીતે ગોઠવેલું છે મધ્ય ખાવા પીવાનું બધું ચાલવાનું આ બધું અહીંયા અનાજ પાકે બધું પાકે આ લોકો મહેનત કરે મહેનત કરે લોકો અને આમાંથી જે એનું એનું જે સુગંધિત છે એનો જે રસ છે એ દેવળ પાકી જાય પૂજા આ લોકોને રે મનુષ્યોને અને મનુષ્યના પૂજા હોય તે જાનવરો રે મનુષ્ય ને પૂછાય ત્યાં તુવેરો તમે ખાવ અને પોંદર તો એનો એનો બહાર બીજું એને નાખો અને આપણે જે બતાવો ત્યારે સુગંધી ને એનું મૂળ વસ્તુ કેવું કરી દેવાની એટલે સૂક્ષ્મ એ તું ભરે જ નહીં જો આગળ કોઈ દેવને ઠંડા ચરણ હોય નહીં ઠંડા ચરણ હોય તો દેવ કહેવાય છે એમ કહીને તો ઠંડા પર દુઃખ હોય તો દેવ દુઃખ ના હોય તો દુઃખ સુગંધી સુગંધી નહીં મળીએ કોઈ આવે સંદાસ જ અરે કઈ પણ નહીં પાયા કમાતા નહીં નિરંતર જીવવાની લાખ લાખ વર્ષમાં બબે લાખ વર્ષમાં આવી પણ નિરંતર જીવવાની કઈ વાત કરી કરજો હા વધે એ ચાર ગતિ મનુષ્ય ગતિ આ ચીર ગતિ ઉપરદેવ ગતિ અને નીચેદર ગતિ એ વખતે નર કદી લાલચ ને ડર નથી કોઈ લાલચ આપવા માટે કઈ કરવું પડે એવું નથી આ જગત જેમ છે એમ જ કરવું પડે બે શબ્દ બોલાય નહીં એમાંથી જેમ છે મારે હું જેમ છે એમ બોલવું પડે ના હોય તો ના કેવું પડે ના હોય તો આ કેવું પડે એટલે જવાબદારી કરી ને એક જ શબ્દ ફેર બોલે ને સ્મોક સ્મોક થતો રહે પછી પાંચમું અકર વિજ્ઞાન ના અકસ્માત ના અંતમાં આપતક સૂત્ર શાસ્ત્ર દ્વારીમાં પરિણામ ને હેતુ માને તેનું નામ ગણિત માર્ગ અને હેતુ માને તેનું નામ અક્રમ માર્ગ ઇફેક્ટ ને કોઝ માને સમજાયું અક્રમ વિજ્ઞાન માં આવ્યું છે પરિણામ ને હેતુ પામે તેનું નામ શ્રમિક માર્ગ ઇફેક્ટ જે છે એને કોઝ માનીને કરે જે ઇફેક્ટ છે એને કોઝ માનીને કરે એટલે એ માં છે કે આ જે જોબ તપ ત્યાગ એ બધા પરિણામ છે અને એને છે તો હેતુ માને છે મોક્ષ નો એ જપ તપ ત્યાગ બધા છે એ પરિણામ છે આ વસ્તુ જે ક્રિયા કરે છે અત્યારે આ બધા ભાઈ આવ્યા છે પરિણામ છે આ કોઝ નથી આ કોઝ તો અંદર ભાવ કરે એક માણસ છે એક માણસ ભાવ કરે દાદાજી બહુ ત્રાપી છે તમારો એ પ્રારંભ ભોગવું છે ઘટે ગુજરાત જવું થઈ જાય ગમતું ના ગમતું પોતાના હાથમાં રહ્યું આ બાબત વખતે કેટલાક બાળ સમય એમ થાય જવાબદારી પર કરે છે જવાબદારી પર એ હેતુ નહીં જોયું તમે એ જળ પર બધું આ હેતુ એ બધા એ બધા ઇફેક્ટ છે અને એના એ ફોલ્ટ માનક છે અને બહોત અસર છે કે તપ પછી થાય કે આ છોકરો મને કાયમ મને કરવા નહીં દેતો તપ તેનો ભાવ નહીં બતાવી એ એનો ગુજરાત અને દશેરાણ કરતો હોય તેને ભગવાન કેવી રીતે કહી શકાય રામચંદ્રજી ભગવાન સીતાજીને ભણેલા હતા અને ધનુષશાળી હતા શ્રી કૃષ્ણ ભગવાન ને રાણીઓ હતી અને સુદર્શન ચક્ર ધારણ કરતા છતાં બંને ભગવાન થઈ ગયા એવું છે કે ભગવાન એટલે સંપૂર્ણ વિચાર મહાવીર જેવા જો અને આ રામ ભગવાન ગયા કૃષ્ણ ભગવાન ગયા પણ એ માતૃદેવ ભગવાન કહેવાય બલરામ ને વાસુદેવ ભગવાન કહેવાય એટલે સંપૂર્ણ વિતરાગ ને વિતરાગ તો એ રામચંદ્ર મોકલી ગયા તે થયા તે અવતાર મોકલી ગયેલા અને કૃષ્ણ ભગવાન બે અવતાર પછી છે પણ તે વિતરાગ ના હોય એટલે સુદર્શન ચક્ર દાન કરે છે જે છે ને આ સુદર્શન ચક્ર નો અર્થ લોકો અવળું સમજ્યા છે સુદર્શન ચક્ર નો અર્થ જુદો સમજાય છે સુદર્શન ચક્ર ચક્ર એટલે કલ્યાણ દર્શન આપણો નામ અને કલ્યાણ દર્શન જો ભરે તો માર નાયો થઈ જાય અહંકાર મરી જાય અહંકાર મરી જાય પોતે ડાયો થઈ જાય સાતમો પ્રશ્ન ગુરુઓ અને આચાર્ય ગુરુ પૂર્ણિમાના રોજ એમના ભક્તો તરફથી અર્પણ થયેલી ભેટોનો સ્વીકાર કરે છે આથી નવા કર્મ બંધાય છે અને નવું બેવું થાય છે તો આ લોકો આ લોકો આ ભલે બીજા ભલે થયેલું એવું કેવી રીતે શીખતા ગુરુ ના આચાર્ય નો ભોગ્ય જ નથી કરાવે છે કે એ કહે મોક્ષ તો જ્યાં સુધી અહંકાર જાય નહીં માન માનની ઈચ્છા કીર્તિની ઈચ્છાઓ જાય નહીં લક્ષ્મીની ઈચ્છા જાય નહીં સ્ત્રીઓની ઈચ્છા જાય નહીં કોઈ પણ ચીજની ઈચ્છા છે ત્યાં સુધી મોક્ષ કેવો આત્મા સ્વરૂપ થયો હવે ઈચ્છા બે પ્રકારની તમને ઈચ્છા છે શું કરવાનો નથી કારણ કે ઈચ્છા જ ઈચ્છા છે પણ તારા ભાવથી આ તમને કોઈ પણ પ્રકારની ઈચ્છા રહી છે ભાવથી એ તમારે ચાર્જ છે ચાર્જ બંધ થઈ ગયું અને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ તો વગર શીખવો આપણે જોયું ને ભગવાન મારે વધારે પડેલું હોય તો એટલે ગુરુ પૂર્ણિમા તારું ઉજવે છે અને ભક્તો ભેટો લે છે બધું લે છે કારણ કે એમને ની જરૂર છે શું છે અરે જ્યાં મોક્ષ માર્ગ હોય ત્યાં પૈસા લેવા હોય નહીં સ્ત્રીઓ વ્યવહાર હોય નહીં સ્ત્રીનો વિચાર પણ ના થતા ચિંતા પણ થઈ જાય કે તારું ભય કેવું હોય પરમાનંદ પરમાનંદ પછી આઠમો પ્રશ્ન આપણે જે શક્તિ રહેવાસી શક્તિ કહીએ છીએ તેને હિન્દુ ધર્મશાસ્ત્રો આજે શક્તિ કહે છે આજે કોઈ જગત ભગવત શક્તિ તરીકે માને છે અને તે વ્યાઘા છે એમ પણ માને છે તથા આ શક્તિનો કોઈ આકાર જેવો હોય તો તે લઈ શકે છે તો આપણે જે શક્તિ વ્યવસ્થિત માનીએ છીએ એને કોઈ વખત કોઈ આકાર દીધો છે ના આ તો આકાર લે એવી વસ્તુ નથી આ તો આ તો વ્યવસ્થિત જે આકાર લે ને એ પેપર વરી વસ્તુ કહેવાય શું કહ્યું અને આ તો આપણે કઈ થાય કઈ ખબર આવી કે ત્યાં પ્લેન પ્લેનમાંથી બોમ્બ નાખવાનો છે તો તરત તમે ખાવા બેઠા અભયને ઉઠો વ્યવસ્થિત છે કે વ્યવસ્થિત છે કઈ જમી દઈશું આ વ્યવસ્થિત ને હાજર વધારે પૈસા કમાવા એટલે બીજાના ઓછા કરવા એવું મારા વાર્તામાં આવ્યું છે કઈ આપવાની છે યાદ નથી ખેડૂત પોતાના ક્ષેત્રમાં સારું ખાતર પાણી આપી મહેનત કરી વધુ ઉત્પાદન કરી વધારે પૈસા ભેગા કરે તેમાં બીજાને ઓછા કરતો નથી તો આ સંબંધે ખેડૂત જે કરે છે ને તેનું ઉત્પાદન વધારે છે દેશને બહુ ફાયદો બહુ હેલ્પિંગ કહેવાય જેટલું વધારે ઉત્પન્ન થાય એમાં તો દાદા ગુરુ ની ઓળખ છું દાદા ગુરુ લક્ષણો કયા હોય તો આપડે સાતસો રૂપિયો ત્યારે તમે ત્રણ હજાર રૂપિયા જોયા નહીં નહીં નહીં નહીં હવે પેલા રૂપિયા હતા ત્યારે સાતો રૂપિયા ખોટો રૂપિયા તપાસો પડતો હતો તો આમ ઘણા લઈને ખગડા રોકે અને જે ખગડ બોલે કરદાર એને આ બાજુ મૂકે જે બોગડો બોલે ચરકાવી નાખે એવી રીતે અમે આપણે તપાસ કરવી પડે જો જોજા મોહન ટાંકી મેળવી પડે પરીક્ષા કરવી પડે થોડી ખબર પડે કે સાહેબ આ વાત કહું છું તમારે આવીને શું કરવું હે તમારી વાત મને હાથી લાગતી નથી બસ એટલું પછી ગોબડો મળે છે કલરા જોઈ લેવા ખબર ને ના મારા પડે ખબર પડે પણ એના લક્ષણ આપણે પેલા જોવા મળવા જોઈએ ને કે સાચા દૂર આ છે એની પરત કેવી રીતે થઈ શકે એ તો ખબર પડે પણ લક્ષણ તો આપણી સુંદર હોય પણ અંદર કોને કેવો ખબર પડે એ અંદર કોને કેવો હોય ગુરુ ને એમ કેવાનું કે કઈ છૂપું રાખતા નથી કોઈ જાતની કોઈ ચીજ એવું પૂછ્યું કારણ કે અમે લોકોને કહી દીધું છે કે અમારે તો એક એક મિનિટે સિક્રેટ એ વસ્તુ જ નથી શું કરું ગમે તે રાતે બાર વાગે આવો બે વાગે એની ટાઈમ આવો અમારે તો બહુ સિક્રેટ સિક્રેટ સિક્રેટમાં ગોટાળા છે શેમાં છે ગુપ્ત ખાનગી બીજા અંદર અંદર સિક્રેટ બહાર સિક્રેટ હા તારે ગુરુ કરા છે દાદા અમારી પાસે હાજર નીકળવા કરીએ હાજર કરવું દાદ કરીએ વાત કરવું છે તે રીતે ના થવું છે ખાલી જાણું છે ખાલી જાણું છે નથી <laughs> સંઘર્ષ કોઈ શ્રીમંતભાઈ પંથો જાત જાતા પંથો છે ને બધા વૈષ્ણવ પંથ સ્વામિનારાયણ પંથ બીજા શિવપંથી બધા જૈનો અનેક પંથ ને રાગદેશ કિચડ છે એમાં ફસાયેલી જનતા નથી બહાર નીકળે કે પંથોમાં નથી ફસાઈ પંથોના માલિકોએ ફસાઈ છે પંથો એ નથી ફસાઈ પંથો સ્ટેન્ડર્ડ છે આ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી મેટ્રિક બધી જુદા જુદા જોઈએ ના જોઈએ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી મેટ્રિક જોઈએ ના જોઈએ અને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છોકરા મેટ્રિક વેલ્યુ શું થાય યુઝલેસ કામ કરવાનું છે એટલે સ્ટેન્ડર્ડ ની જરૂર છે પણ જે સ્ટેન્ડર્ડ ના માલિકો છે ને તે ઘેટવા માની બેઠા છે તને સમજ ને કલયુગ ને લીધે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ કરતા નીકળી જશે હવે આપણી ભાવના થઈ ને કે આવું ન હોય એટલે દુરુપયોગ નીકળી જશે એનો કાળ આવી રહ્યો છે સમજો ને ભ્રષ્ટાચાર કરે ને પોતાને ભોગવવું પડશે અને આપણા લોકોએ લાલચથી ભ્રષ્ટાચારમાં મદદ હેલ્પ કરી આપણને લાલચો કરી કે છોકરાને ઘેર છોકરો થાય એ લાલચો કશી ગાડી જતી હતી આપણી લાલચો જ્યાં લાલચું હોય ને ત્યાં લોભિયા ઉભા રહે લોભિયાનો વેપાર કેવો ચાલે લાલચું હોય તો નથી દુકાન દૂધતારો વેપાર કેવો ચાલે લાલચુ હોય ત્યાં નથી લાલચુ ના હોય તો દૂધતારો વેપાર શી ચાલે આ તમારા દેસાઈ કાકા ને પાસે દૂતારા શું દાડો વરે ભાડું માથે પડે ભાડું માથે પડે લાલચું હોય તે કઈ આપી દે એ પ્રશ્ન પૂરો થઈ ગયો બીજો પ્રશ્ન મનને કેવી રીતે એકાગ્ર કરવું સરળ ઉપાય કયો છે મન કેવી રીતે પવિત્ર થાય એ એ ઉપાય અમે તમને બતાવીશું પણ એકાદ થોડો વડોદરા આવતા વડોદરા છે તે આપણે કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન એ નો દર્શન થાય દર્શન કરવાથી આપણને શું ફાયદો મન એકાગ્ર થાય તો શાંતિ રહે અને એ મૂર્તિ પોતે સ્વીકાર કરતી નથી તમે કૃષ્ણ ભગવાન દર્શન કરો તો એ સ્વીકાર ના કરે કારણ કે પોતે હે જ નહીં ત્યાં આગળ એટલે શું કરે એ ડિસ્પેચ કરી દે તમારી અંદર ભગવાન બેઠા છે તેને ડિસ્પેચ કરી દે એને પરોક્ષ ભક્તિ કહેવાય શું કહેવાય તમે પ્રત્યક્ષ નથી કરતા તમારી અંદર ઓળખતા નથી તમારી અંદર વાળાને ઓળખતા નથી એટલે તમારે મારે મૂર્તિની મદદ લેવી પડે એટલે મૂર્તિ પણ ત્યાં ત્યાં જ મોકલે પાછું કે તમારો ભક્ત મારી પાસે આવીને મૂકી ગયો હા તમારું છે એટલે પરોક્ષ ભક્તિ કહેવાય અંદર ની પ્રત્યક્ષ ભક્તિ કહેવાય સમજ ને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે શું છે તો પછી બુદ્ધિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે તો એ શું છે પ્રતિષ્ઠા કરે છે પ્રતિષ્ઠા જ્ઞાની પુરુષ કરી આપે તો એ મૂર્તિમાં